ભૂલનું ઉપરાણું દાદા ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે આ આપણે કોઈને ટડકાવ્યા પછી કહીએ કે આપણે એને ટડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં માટે એને ટડકાવવો જ જોઈએ આનાથી તો એ ભૂલ જાણે કે આ ભાઈને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે માટે અહીં જ ખાઓ પીઓ ને રહો એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું દસ વર્ષનું આયુષ્ય લંબાય કોઈ ભૂલનું ઉપરાણું ના લેવાય અમારામાં આડાઈ જરાય ના હોય કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઈએ કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે હા ભાઈ આ તે અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર આપણે તો જાણીએ કે જે ભૂલ આપણને દેખાતી નહોતી એ ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર જો રોજ પચીસ જેટલી ભૂલો સમજાય તો તો આ જાયબ શક્તિ ઉત્પન્ન થાય આ ભૂલ શું તે સમજાય એ માટે આપણે કહ્યું છે ને કે ભોગવે એની જ ભૂલ ભોગવ્યું તો ભૂલ તારી આ તારું ખિસ્સું કપાયું ને તું બીજાને ગાળો આપે તેથી ભૂલને એક્સટેન્શન મળે ભૂલ જાણે કે આ તો મને જમાડવાની જ વાત કરે છે પછી તે જાય નહીં આ કોઈ ઘર બાળી મૂકે તો બાળનારને ગાળો આપે પણ બાળનાર તો ઘેર આરામ કરતો હોય આ તો પોતાની જ ભૂલ અત્યારે કોણ ભોગવે છે એની ભૂલ દાદા ચોર છે એમ પાછળ લખ્યું હોય તો એ ભૂલ અમારી કારણ કે એવું કોણ નવરું હોય આ લખવા ને અમારી જ પાછળ કેમ લખ્યું એટલે અમે તરત જ ભૂલ એક્સેપ્ટ કરી નિકાલ કરી નાખીએ આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એની એ જ ભૂલો ફરી આવે છે ભૂલોનો નિકાલ કરતા ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી સંસાર નડતો નથી ખાવા પીવાનું નડતું નથી નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા પોતાની ભૂલે જ લોકો બાંધ્યા છે મહી તો પાર વગરની ભૂલો છે પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ ના કહે આ કેવું છે એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે એ તો પોષાય નહીં જ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના અમે જ્ઞાતા દ્રષ્ટા રહીએ આ દોષની તમને વ્યાખ્યા આપું સ્થૂળ ભૂલ એટલે શું મારી કંઈક ભૂલ થાય તો જે જાગૃત માણસ હોય તે સમજી જાય કે આપણે કંઈક ભૂલ ખાધી સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચ્ચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય દેવોને અવધિ જ્ઞાનથી જુએ તો જ દેખાય છતાં એ દોષો કોઈને નુકસાન કરતા નથી એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે આ કળીકાળની વિચિત્રતાને લીધે